એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સાવરકુંડલામાં બેઠા બેઠા રુદ્રભાઈ વાર્તા સાંભળે છે આવો આવો રુદ્રભાઈ તમારા ગાલ બહુ સરસ છે હો ભાઈ આવો આવો મારા વાલકુડા રુદ્રભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે વનનો રાજા હાથી અને ઉંદરનું બચ્ચું <laughs> એક હતું વન આ વનની અંદર ઘણા બધા પ્રાણીઓ અને જાત ભાતના પંખીઓ રહેતા હતા વાઘ વરુ શિયાળ નોળિયો કાગડો કોયલ અને બીજા તો કેટ કેટલાય જીવ જંતુડા રે હો ઉંદર રે સાપ રે ગરોળી રે કરોળિયા રે આ બધા પશુ પંખીઓની સાથે એક ઘુવડ પણ આ વનમાં રહેતું હતું ઘુવડ જોયું છે ને તમે હા પણ ઘુવડની એક તકલીફ હો એને દિવસે કાંઈ દેખાય નહીં સૂરજ દાદા ઉગ્યા નથી કે એને દિવસે દેખાતું થાય બંધ દિવસે ન દેખાય એને ગુવડ તો રાત પડે ને બધું દેખે આખો દિવસ એ તો એક મોટા વડના ઝાડની એક ડાળી ઉપર રાત પડવાની રાહમાં બેઠું રે કે ક્યારે રાત પડે ક્યારે મને દેખાય અને ક્યારે હું શિકારે નીકળું જેવી સાંજ પડે સૂરજ દાદા હાથ મેં અને વનમાં રાતનું અંધારું ફરી વળે એટલે ઘુવડ તો નીકળી પડે એમ કરતું ખોરાકની શોધમાં નીકળી પડે હવે આખો દિવસ કઈ ખાવાનું મળ્યું ના હોય એટલે રાત પડે અને આ ગુવડભાઈ ભૂખ્યા થાય ઘુવડ તો રાતે જ નીકળે શિકારની શોધમાં હો અંધારું થાય કે વડના ઝાડની ડાળીએથી ઉડે ને આખા વનમાં ફરે જ્યાં ક્યાંય નાનો ઉંદરડો ભાળે કે સટ કરતાકને એના ઉપર તરાપ મારે અને ઉંદરડાને પંજાથી પકડીને પોતાના ઘરે લઈ જાય અને પછી ખાય ઘોડને ઉંદર બહુ ભાવે હો સાપને તો એ દીઠા મૂકે નહીં વનના બધા ઝીણા મોટા જીવ જંતુડા આ ઘુવડથી બહુ ડરે ભાઈ એના ડરથી તો ઉંદરડા રાત્રે ક્યારેય બહાર ના નીકળે હો પણ ના છૂટકે ઉંદરને પાણી પીવા નદી કિનારે જવું પડે ત્યારે આ ઘુવડ ત્રાટકે અને એક પછી એક બધાઈને ખાઈ જાય બોલો આમ રોજ રાત પડે અંધારું થાય અને ઘુવડ નીકળી પડે એમ કરતા કરતા ઉંદરોનો શિકાર કરવા નીકળે હતો ધીમે ધીમે આ વનના બધા ઉંદરનો શિકાર ઘુવડ ખાઈ ગયો હો શિકાર કરીને છેવટે એક નાનું ઉંદરનું જેમ તેમ કરીને બચ્ચું બચી ગયું સાવ નાનું બચ્ચું બચી ગયું હો બીજા દિવસે સુરત દાદા ઉગ્યા ત્યારે પોતે તો વનનો એક જ ઉંદરડો બાકી બચ્યો હતો બીજા બધા ઉંદરને તો પેલા ઘુવડ ખાઈ ગયો આ ઉંદરના બચ્ચાને બહુ ચિંતા થઈ ઓ ભાઈ કે આજે વળી રાત પડશે અંધારું થશે એટલે આ ઘુવડ તો મને પણ મારી નાખશે અને ખાઈ જશે મને મારા ભાઈ બહેનોની જેમ મને પણ ખાઈ જશે હવે આજની રાત પડે એ પહેલા એનાથી બચવા માટેનો મારે કોઈક ઉપાય વિચારવો પડશે નહીતર મારું મોત નક્કી ઉંદરનું નાનકડું બચ્ચું તો આમ વિચારતું વિચારતું નદીના કાંઠે ચાલી રહ્યું હતું ત્યાં જેની નજર નદીના ખળખળ ખળખળ વહેતા પાણી ઉપર પડી નદીના પાણીમાં એક હાથી નાહી રહ્યો હતો હો સૂંઢમાં પાણી ભરી ભરીને પોતાના શરીર ઉપર છાંટતો હતો હાથીએ ઉંદરના બચ્ચાને જોયું ને ઉંદરના બચ્ચાએ હાથીને જોયો ઉંદરનું બચ્ચું તો રણમસ અવાજે હાથીને કે હાથી દાદા હાથી દાદા તમે મારી મદદ કરશો પેલા વડના ઝાડ ઉપર રહેતો ઘુવડ છે ને વનના બધા ઉંદરડાને એક પછી એક ખાઈ ગયો છે હવે હું એક જ બાકી બચ્યો છું મને ઘુવડની બહુ બીક લાગે છે હાથી દાદા શું તમે મારી મદદ નહીં કરો ઉંદરના બચ્ચાની આ વાત સાંભળીને હાથીને દયા આવી ગઈ એટલે તેણે કહ્યું તું ચિંતા ના કરીશ ઘુવડના ત્રાસથી હું તને આજે જ બચાવીશ ચિંતા ના કરીશ એમ કહીને હાથી ને ઉંદરનું બચ્ચું તો પહોંચ્યા ઘુવડ જ્યાં રહેતું હતું ત્યાં હવે ઘુવડ તો દિવસે કાંઈ દેખી શકતું નહોતું એટલે એ તો એક ડાળી ઉપર ચાળિયાની જેમ સ્થિર થઈને બેઠું હતું ન હાલે કે ન ચાલે હાથીએ વડના ઝાડની પાસે જઈને કહ્યું અરે ઘુવડ ધ્યાનથી સાંભળજે હું આ અંધારી રાતનો રાજા બોલું છું અંધારી રાતનો રાજા મેં સાંભળ્યું છે કે તું આ વનના નાના નાના જીવ જંતુઓને અને આ ઉંદરોને બહુ જ ત્રાસ આપે છો પણ હવે સાંભળી લે હવે રોજ રાત્રે શિકારની શોધમાં જો તું નીકળીશ તો હું રાતની રાણીને કહી દઈશ કે પોતે અંધારું લઈને ક્યારેય આપણા વનમાં ના આવે જો રાત અંધારું લઈને આપણા વનમાં નહીં આવે તો તું દિવસે તો કાંઈ જોઈ શકતું નથી એટલે રાત નહીં પડે તો તું ભૂખો ને ભૂખો મરી જઈશ માટે તારે જો રાતને આપણા વનમાં આવવા દેવી હોય તો આ એક ઉંદરના બચ્ચાને ક્યારેય ખાતો નહીં આ સાંભળીને ઘુવડ તો બહુ ચિંતામાં પડી ગયું હો કે આ તો રાતના રાજા છે અને રાતના રાજા કે એમ રાતે કરવું પડે એટલે ઘુવડ તો બોલો અરે માફ કરજો ઓ રાતના રાજા હું તમારી ને આ ઉંદરની માફી માંગુ છું જો રાત આ વનમાં નહીં આવે તો તો હું ભૂખો મરી જઈશ કેમ કે દિવસે તો મને કાંઈ દેખાતું નથી એટલે હું દિવસે કાંઈ શિકાર કરી શકતો નથી હું તમને વચન આપું છું કે આ ઉંદરના બચ્ચાને હું ક્યારેય નહીં મારું મહેરબાની કરીને મહેરબાની કરીને તમે રાતને કહેજો હો કે આપણા વનમાં રોજ અંધારું કરે જેથી મને દેખાય અને હું શિકાર કરી શકું તો ભાઈ વનના રાજા હાથીએ આવી રીતે રાતના રાજા બનીને ઉંદરના બચ્ચાનો જીવ બચાવ્યો હો ભાઈ અને ઉંદરનું નાનું બચ્ચું તો બચી ગયું તો ભાઈ રુદ્રભાઈ આવી હતી આ વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો